તને સમજી દે કેમ વિરોધ વિરોધી બોલું છું તારાથી તારાથી નથી એમ કે પગે લાગીએ મેં ભગવાન પોતે થર્મોમીટર કેટલો તાવ ચડ્યો કેટલો હું જે બોલું છું એ તમને તરત જ ભગવાન ને પહોંચે છે ભગવાન કહે છે કરેક્ટ છે અને બાવા બોલે ભગવાન ને પહોંચે નહીં કારણ કે બાવા બોલે મન થી તે મન ને પહોંચે માર્ગ માં આગળ વધવા માટે વચ્ચે કઈક કઈ વિરોધ છે વિરોધ દૂર નથી થતા એમ કે છે માર્ગમાં આગળ વધવા માટે વચ્ચે કઈ વિઘ્નો વિરોધ છે અવરોધ છે તે દૂર આગળ ક્યાંથી વધવા વાંચ્યા જ નથી વઘરા છે તો આ બધી ઉઘાડી વાંચ્યા આમ છો ઊંઘમાં તો ઊંઘ ન હોય પણ ઉઘાડી વાંચ્યા આમ છે એ જાગ્રત થવું પડે એ જાગૃતિ કેવી રીતે આવે એ જાગૃતિ કેવી રીતે આવે પાપો ભસ્મીભૂત થાય તારે કર્મો કર્યા વગર પાપ ભસ્મીભૂત ના થાય કર્મો કર્યા વગર પાપ ભસ્મીભૂત ના થાય કર્મો કરવાથી તો ઉદા વધે અમુક કર્મ થી વધે અમુક કર્મ થી ઓછા થાય અમુક કર્મો થી વધે અને અમુક કર્મો થી ઓછા થાય કર્મ એટલે બીજ બીજ રોપે ઉગે કોઈ પણ કર્મ તો કર્મ ઓછા કરવા માટે કૃષ્ણ ભગવાને કહ્યું છે ગીતામાં કે જ્ઞાની પુરુષ કર્મ નો ગોટો વાળી નાશ કરી શકે અને તે જ મારું સ્વરૂપ છે અને તે જ જ્ઞાની એ જ કર્મ કૃષ્ણ ભગવાન ગોટોવાળી નાશ કરી શકે ગોટોવાળી નાશ કર્યું તરત જાગૃતિ આવી નાશ કેવી રીતે કરવો નાશ કેવી રીતે કરવો તમારી કઈ થાય નઈ સંદાસ શક્તિ ની તમે શું કરવા બરાબર છે પણ તમે એનો રસ્તો બતાડો તમે એનો રસ્તો બતાડો રસ્તો બતાવીને તમે શું કરવા મારે કરી આવવું પડે દાવો કરીશ <laughs> <laughs> રસ્તો કરી આપો તો રસ્તો કરી આપો એમ કે છે તબિયત જરા નરમ છે ને એટલે મારે બોલી શકાતું નથી કલાક કલાક દોઢ કલાક બોલવાની જરૂર છે મારે એટલે જરા શરીર જરા શક્તિ આવે તો ગોઠવી દઈએ અમે ફરી કયા મહિના પાછા આવવાના જુલાઈ ઓગસ્ટ માં ઓગસ્ટ ઓગસ્ટ ના પહેલા અઠવાડિયા લગભગ વારકાસમાં આવી ત્યાર ગોઠવી શું ખોટું છે બે જાણવું પડે ગોય ઇઝ નોટ ક્રિએટર આ તો સંતોને સમજણ પડતી નહીં એટલે ક્રિએટર કે થંભે ભગવાન લાકડા ક્યાં બારીએ શંકા ઉભી થાય આપણને હું તો કઉ થંભા માં તો જતો રહે ઘેર જતો રહે તરફ સમજીને આપણે બહુ જોડે સરવાનો થંભે ભગવાન થઈ ગયા છે ભગવાન વગર તમને સામલો દેખાય બી નહીં ને એમ કે થાંભલામાં ભગવાન નથી પણ ભગવાન વગર થાંભલો દેખાય નહીં ને ભગવાન જોતા જ નથી એને તબલા ને તમે તો જુઓ જ ને તમારામાં જો ભગવાન અંદર બેઠો ન હોય કે ભગવાન અંદર બેઠો ના હોય તો તમે જુઓ કેવી રીતે ભગવાન અંદર બેઠેલા ના હોય તો દેખાય કેવી રીતે થંભલો ભગવાન નહીં જોતા તમે જુઓ બરાબર છે ભગવાન શું કર્યું કેવાય ભગવાન શા માટે આરોપ આપો બાબા સમજે એ સમજે છે ભગવાન ઈશ્વર ભગવાન ગોડ ઇઝ નોટ અહીંના લોકો કહેતા હતા મને ગોડ ઇઝ ક્રિએટર ધર્મ ક્રિએટર નથી એવું સમજાવી દીધું ને પછી ક્યાં રહે છે ભગવાન ઉપર ઉપર બાપો તો રહેતો નથી ઉપર ખાલી સ્કાય છે આકાશ છે બધો ફરી આવ્યો હા તો જૂઠે જૂઠ ઠોકા ઠોક કે ગોડ ક્યાં રહે છે આપ્યું એડ્રેસ આપો એટલે પછી મેં કહ્યું God is in every creature whether visible or invisible not in creation માણસો જે બનાવી છે એમાં નથી ખબર ને ક્રિએચર ની અંદર છે તો સમજાય એ ક્રિએચર માં છે દરેક ક્રિએશન માં નથી અને આ બધી શું વસ્તુ ભગવાન નથી જેમાં ચેતન છે એમાં ભગવાન જેમાં ચેતન છે એમાં ભગવાન છે સ્થુલ વસ્તુ માં નથી માણસો બનાયેલામાં નથી ક્રિએટર ક્રિએટર માં નથી એટલે આ ક્રિએટ કર્યું માણસે બનાયેલું ક્રિએટર ની અંદર છે ક્રિએટ ક્રિએટ ક્રિએટમાં નથી ક્રિએશનમાં નથી માણસે ક્રિએશન કર્યું છે તેમાં નથી ક્રિએચર માં છે every creature whether visible or invisible જીવ છે જીવ ભગવાન છે જ્યાં જ્યાં જીવ છે ત્યાં ભગવાન જ્યાં જ્યાં જીવ છે જીવ એમાં ભગવાન હા પ્રકાશભાઈ પૂછે છે કે આકાશ માણસે ક્યાં બનાવ્યું છે તો એમાં ભગવાન હોવા જોઈએ ને ભગવાન બનાવ્યું નથી ભગવાન થી થવાય એમાં આકાશ ભગવાન જેટલું સ્વતંત્ર છે આકાશ નોટ ધી ટેમ્પરરી પરમાનન્ટ વસ્તુ છે ભગવાન બનાવ્યું હોય ભગવાન આધારે બન્યું હોય ને આકાશ સ્વતંત્ર છે ભગવાન જેટલું સ્વતંત્ર છે પરમાણુ સ્વતંત્ર છે There are six eternals in the world. કોઈ કોને દબાયેલા નથી કોઈ કોને એ નથી ધબધબ ભગવાન ધબ્બા તો ભગવાન માણસે ક્રિએટ કર્યો ઘડિયાળ માં હતા ઘડિયાળ ભગવાન ઘડિયાળ ની પૂજા કરે બે ને તારી મૂર્તિ ઉપર જાય આમ ચાલ હિન્દુસ્તાન લોકો ચિંતા કરતી નથી ને બાવો રખડાય રખડાય કર્યા કરે તમે જે સિક્સ જે ઇટરનલ વસ્તુ કઈ કઈ છે છ તત્વો કયા છ તત્વો કયા છ સિક્સ ઇટરનલ કયા એ કયા એમ પૂછે છે સિક્સ ઇટરનલ કયા છ સનાતન તત્વો તે કયા એ અત્યારે શું કામ છે તમારે જો આગળ બહુ જવાનું પેલું બીજું જાણી નહીં ભાઈ એમ તો કરવા બેહું નહીં તો એક મહિના સુધી તમારે આ જાય નહીં અત્યારે જરૂરિયાત છે એટલી વાત કરો એ જાણ પડે ભૂલી જશે પણ તારે તમે કીધું અમે ભગવાન છે માની લે કારણ કે અમને ભાત ને રોટલી ને રોકતા નથી આ લોકો છોકરા નું ફાધર તો બી આવડું નહીં ફાધર છે એવું ભાન જ નથી ફાધર તો છોકરા મારવા ના પડે સાચો ફાધર ને ઠેકો બધા ફાધર ઠેકો છોકરો જેની પાસે તમે જતા છો ને એનો દોષ નથી એનો બિચારા નિર્દોષ છે શું કહ્યું એ ખોળે છે ને તમે ખોળો છો જે કહે છે મેં અમારે આટલો રસ્તો જાણું છે એટલે તમે એને બોમિયા તરીકે જાહેર કર્યો છે એ બોમિયો તમે એના આધારે ચાલ્યા કરો શું કહ્યું પણ એ આગળ બીજા ગોમિયા ખર્ચો આપડી એવો પડી બધા એ ગોમિયા ખોર કઈ કરે સમજ પડે ને એટલે બધું એટલે બધું ભૂમિયા ના આધારે કઈ હું તમને ભેગો થયો ત્યાં તો જરા કઈ સમજાત હતી ભેગો જ ના થાય કોઈ દોષ નથી કારણ કે રાઈડ તો ખરો પડે આપડે દિલ્હી માં ગયા તે ગાઈડ છે બધા ગુરુ બધા ગુરુ કોણ નામ કેવાય જે પગે ચલાતું ના હોય એને કઈ દે ઉપર ચડી જા તો ચડી જાય પોતે سم ڈر چڑی جائے شکتی آپ شکتی એનો અર્થ સ્વામીજી એવી રીતે સમજાવે છે કે જયારે તમને સાચી વસ્તુનું જ્ઞાન થાય છે પછી તમારે કશું બોલવાની જરૂર નથી પડતી અને તમારે કશું ચડવાની જરૂર નથી પડતી ડુંગર કેવા તમારા માટે પછી જયારે તમે આત્માને ઓળખી લો છો એક વાર એમ કે છે એના માટે સ્વામીજી એવું કે છે કે એક વખત તમે આત્માને ઓળખી લો પછી તમારે બોલવાની જરૂર નથી રહેતી ને ડુંગર ચડવાની કાઢું કેટલી બધી દુકાન તમારી પાસે છે સાચો માર્ગ તમારી પાસે સાચો માર્ગ છે આપની પાસે સાચો માર્ગ છે જે આપો તે જે માગો આપવા તૈયાર છું આ દુનિયામાં કોઈ પણ ચીજ જે માગો આપવા તૈયાર તો કે તમે મને આત્માની ઓળખાણ કરાવી આલો આત્મા નું ખરે જે માગો એ આપવા ખુલ્લે ખુલ્લું બધું જે માગે આપવા તૈયાર سنت نہیں کئی دیکھ મને દાદા સાચી સમજ પાડી દો વાસ્તવિકતા અહીં કેવાનું વાસ્તવિકતા પેલું ભ્રાંતિ એમ કે છે મને સાચી સમજ પાડી દો સાચી સમજ નહીં તમને મોક્ષ આપીશ ચિંતા ના થાય એવો સંસારમાં રહેવા સાથે ચિંતા ના થાય એવો મોક્ષ આપીશ તમારી માગણી જોઈએ અમારે બસ માગણી છે ભર સભામાં કરી પછી લખવાની શી જરૂર પોતે ભૂલી જાય તો ભૂલક પોતે કરી એ આપડે બધા વાત તે પેલા એમને કહ્યું કે એમણે માંગણી કરી અને પછી આવ્યા હોય અને આપણે એમને મારું બધું તૈયાર રાખ્યું હોય પછી લેવા આવે પુરુષ માં જેટલો આડો હોય એટલે સ્ત્રી આડી ના હોય એવો આડો થાય તે સીધો થાય એ બરોબર છે પણ તોય આડા ને પુરુષ ખરે ને પુરુષ જાતિ આમ સીધા માણસ છો પણ હું પુરુષ શું કહ્યું સ્ત્રીઓ સ્ત્રીઓને પક્ષપાત નથી કરતા જોકે સ્ત્રીઓ પુરુષ ના આધીન રહે તો સારું છે ગોડા કહેવાય આડા તો પણ પુરુષ કહેવાય શું કહે પુરુષારી કહેવાય બહુ નહીં એ જો આડે જતી રહે તો કલ્યાણ થઈ હરીશ બહુ જબરજસ્ત આડે હતો આશા થઈ ગયો ને <laughs> કયા ગામના નરેશભાઈ કયા ગામના દામનગર ના હા વાણિયા છો કે હા કે જૈન વાણિયા કપોળ કપોળ તમને ગમ્યું થોડું ઘણું આ મુદ્દા ની વાત કરી તમે બીજું શું આ મુદ્દા ની વાત કરી બીજું શું કે મુદ્દો સમજવાની જરૂર છે આ તો બધું રિલેટિવ છે વાસ્તવિક જાણવાની જરૂર છે અથવા રિલેટિવ એ બધા ભોમિયાર પૂછીએ આપડે કે સાહેબ પુરુષાર્થ ને કોઈને પ્રાર્થ નો ભેદ બતાવો ભાન જ લાવે ને કોઈને લુગડા પહેરે એટલું ભગવાન કશું ભાન જ ના આવે સમજી જાઓ છતાં બહારથી આવેલા માટે દિલ્હીના ગોમિયા કહેવાય ને તો દિલ્હી ના ગણકાર તો રાખે ને દિલ્હી ના ગણકાર બોમ્બે રાખે ને બારગામ થી આવે ગામડા ના બધા રાખવા પડે ગાયડી ગાઈડ બાર મિનિટ પચાસ ડોલર આપી ચાલ્યું ભાડું ઘરના કપડા પહેરું છું મારી પોતાની ના કપડા દામનગર માં જઈ નહી હોય નઈ ખ્યાલ નથી હું રહ્યો નથી મુંબઈ માં જ રહેલા હંમેશા જન્મ મુંબઈ માં થયો મુંબઈ માં જન્મેલા અને મુંબઈ માં બધું થયું આપડે દાદા દાદા પાક્કો માલ છે બોક્સ માગી લીધો શાંતિ હેડો તે થઈ જાય મારા ને હોય કોઈ દાદા રામ તો શાંતિ તો નથી <laughs> નાનપણ થી આઠ વર્ષ થી દાદા સાથે છે તો પછી દાદા ની કૃપા બધું થઈ જ જવાનું પછી ઓકરી જ લાવવાની છું એના અઠવાડિયું આવે છે ને એટલું આપડે ગોઠવણી કરી છે જે ગોઠવણી કરી તે જ આવે છે બધા હાચા આવે હે સપના આવે તો હાચા હાચા હોય કે સપનું આવે તે સાચું પડે એમ પૂછે છે મોટલ બાંધી ભણકારા કેવાય એટલે જે થવાનું હોય ને તેને ભણકારા થાય નાય થવાનું હોય તેને ડોક્ટર ને ડોક્ટર ને ખુશ થઈ ગયો એનો નિવેદ આપવાનો બધા ભૂલી જવાનું કામ લાગે નહીં કામ લાગે નહીં હેલ્પફુલ થાય એટલે ભૂલી જવાનું ના હેલ્પફુલ થાય એટલે ભૂલી જવાનું નામ ધીરુભાઈ ખરું ના દાદા નમો વિતરાગાય નમો વિતરાગાય નમો બદલી દે એ મહારાજ છે હિસ્ટન રહેતા હતા પણ હિસ્ટન આપડે બંધ કર્યું ને એટલે અહીંયા આવ્યા સાચા કરા કરતા હતા બરોબર હા લો સત્સંગ કરો જ્ઞાન પણ લીધેલું જ્ઞાન લીધેલું બરોબર નથી કોઈને આવી વાત જ નવી જાતની વાત છે this is the eleventh wonder of the world નવી જાતની વાત છે સાંભળવામાં ક્યાંથી આવે છે બહુ પુણ્ય હોય જબરદસ્ત સાંભળવામાં એટલે તો એકદમ સાંભળવામાં આવે એટલે આજે ગયા એમ કે એમ જ હા બધું ખુલાસા થાય દાદા જયંતભાઈ પૂછે છે કે પુરુષ કોને કેવાય અને એના ગુણધર્મ શું પુરુષ પુરુષ કોને કહેવાય શું પુરુષ કોને કહેવાય અને એના ગુણધર્મ કયા પુરુષ ના હા ત્યાં જયંતિભાઈ પૂછે છે પુરુષ ભગવાન સ્વરૂપ થયે પુરુષ કહેવાય પુરુષ થયા પછી ભગવાન સ્વરૂપ પુરુષોત્તમ સ્વરૂપ ખરો પુરુષ થાય અને પુરુષોત્તમ સ્વરૂપે ભગવાન ફૂલ ભગવાન એટલે પુરુષો ક્યાંથી ભાઈ એટલે ભગવાન સ્વરૂપ જેવો હોય મહાપુરુષો થઈ ગયા એમ એમ કે મહાપુરુષો થઈ ગયા એવું કે છે ને એ મહાપુરુષો નામ કહેવાનું એટલું આપડે પુરુષો જ કહેવાય છે ને પેલા મહાપુરુષ કેવાય પુરુષ પુરુષ કોઈ કોઈ દુનિયામાં પુરુષ હોય નહીં પુરુષ ફક્ત જ્ઞાની અને એમને ફોરર થાય બીજા કોઈ પુરુષ ના હોય પુરુષ કોઈ કેવાય એકલું જ પુરુષાર્થ વાળો હોય તેટલું જ પુરુષાર્થ જ નહીં ને આમાં તો આ દરેક મનુષ્ય દેખાય છે ને તેમાં સ્ત્રી સ્ત્રીના ગુણ પુરુષના ગુણ નપુષના ગુણ ત્રણ ગુણો ધારક હોય ફૂલી પુરુષાર્થ નો ગુણ પુરુષ નો ગુણ હોય સ્ત્રીના ગુણ છે એટલે સ્ત્રી એને ઈચ્છા કરે સ્ત્રી ઈચ્છા થાય છે ને એટલે પુરુષ થયેલો નહીં ને આ તો નામ નું કહીએ આપડે પુરુષ ને મહાપુરુષ એ મોટો પુરુષ એમ નામ વધારે હોય પ્રખ્યાત કર્મ કરતા દેખાય છે શું કર્મ કરે છે એ નહીં કરતા એ પોતે નહીં કરતા એ તો પોતે પુરુષ થયેલા છે આ પ્રકૃતિ પ્રકૃતિ આ પ્રકૃતિ કરે છે પુરુષ નહીં બધું પૂછ્યો બધું ખુલાસા તમામ ખુલાસા થઈ રહ્યું છે નામ ભગવાન કોણ છે કેવો છે શું ખાય છે શું પીવે છે બધું કયા જોઈ પછી એમને ભગવાન જોડે વાતચીત કરી ભગવાન બેન પૂછે છે ભગવાન કેવા દેખાયા હતા તમને એ રૂપ જ જુદી જાતનું હોય એ રૂપ હોય નહીં એને શું કહ્યું છતાં એ જ્યોતિ અજવાળું એવું હોય કે આપણે જે રૂપ ઈચ્છા કરીએ એવું રૂપ દેખાય જ્યોતિ સ્વરૂપ હોય ભગવાન ક્યાં વાત થાય જયારે કોઈ ચીજ ના જોઈતી હોય એને ભગવાન આ ભૌતિક ચીજો કોઈ જોઈતી ના હોય ને ભગવાન કોઈ ચીજ જોઈતી ના હોય તમારી ચીજો જોઈએ છે તો તમારી ભિખારી કહેવાય ભિખારી પણ છૂટે થાય ભગવાન થાય મોટા મોટી એ બીજો એમનો પ્રશ્ન છે કે આ સંસારમાં મોટામાં મોટું સુખ કયું સમજદાર માં ધંધા વગર જીવે પુરુષ મોટા મોટું સમજદાર માં સંપૂર્ણ રીતે સમજદાર માણસ હોય માં સપડાયેલા લોકો કે જંજાળ એટલે શું જેમાં તમે ફસાયા એ છૂટવે તો છૂટાય નહીં એવા ડાયવર્સ લેવા તો ના લેવા કોર્ટમાં જઈને ના લેવા છે છોકરા છોકરા તમે મારો તો હમો થઈ જાય એક છોકરા એક કલાક ગાળો વહીએ તો થાય એ છોકરા જ રોજ ધંધા છે બધી કરોડિયા પોતાની જાળમાં તે હે ફસાય એના જેવું સંસારમાં સુખ હોતું છે કોઈના મોઢા પર દિવેલ ના ચૂપડી દેખાય છે બહાર દિવેલ ચૂપડા મોઢા દેખાય છે દિવેલ ચૂપડા આવે ને પ્રશ્ન એમ છે કે બાર બધા આપડે તમે બધા જે કોન્ટેક્ટ માં બધા માણસો જુઓ છો માણસો તમને આમ સુખી દેખાય છે કે દુઃખી દેખાય છે એ બદલાયા કરે માણસ ની પ્રકૃતિ તો સુખ આવે ત્યારે સુખી દેખાય દુઃખ આવે ત્યારે દુઃખી દેખાય ખરું સુખ નહીં હોય એટલે કદાચ એમ કે છે કે માણસો કેટલીક વખતે સુખી દેખાય છે કેટલીક વખતે દુઃખી દેખાય છે કેટલીક વખતે સુખી દેખાય કેટલીક વખતે દુઃખી દેખાય માણસો બરાબર દિવેલ હોય પેલું દિવેલ તો હોય પેલું બરાબર દિવેલ પી નીકળ્યો હોય અંદર એ સુખી ના હોય દેખાય ખરા તમને કપડે રસ્તે બધા મોડા પર લાલી આવેલી હોય અંદર પોતે સુખી ના હોય અંદર ખરું સુખ કેવી રીતના મળે બેન પૂછે છે કે અંદર નું ખરું સુખ કેવી રીતે મળે ખરું સુખ અંદર નું કેવી રીતે મળે એ તો સાચું સુખ છે એ સાચું સુખ તો મળે જ નહીં ને સાચું સુખ તો મુક્ત પુરુષો મળે તારે સાચું સુખ આ બધા સાચું સુખ મળ્યું છે ભારતીય સાચું સુખ મળ્યું તે છે સાચું સુખ સાચું સુખ નો લાયસન્સ એક જ પણ આખા દુનિયામાં બીજા લાયસન્સ ના છે મારે સાચું સુખ જોઈએ છે તો આપો તો મારે સાચું સુખ જોઈએ છે આપો મને તમે આપો એમ કે છે આવતા રહેજો આપશે માર્કેટ જેવું નહીં આ માર્કેટ શાક લઈને પાછા એવું નહીં this is not the market material મજા આવી રહી મને બહુ મજા આવી સત્સંગ થયો અને ત્યાં પ્રકાર એક્ઝેક્ટ લાગતી હતી સારી લાગતી હતી કે એટલે બા કે છે તમને તમે કાયમ અહિયાં રહો તો કાયમ નું અમને સુખ થઈ જાય કાયમ મજા આવે એ તો ઇન્ડિયા ભાઈ એવું જ કે છે એવું તો વાત કરીએ તમે ઇન્ડિયા વાળા ફરી આવવાના એમને શંકા પડી જાય કે લોકો ફરી નહીં આવે શું કર્યું નહીં આવવાની દે માટે આપડે એવું કેવું હે જાઓ ઇન્ડિયા જાઓ નહીં આવો બે હાથો એટલે એવું કે આપડે વાડ કરી લેવા ફરી તે એ વાર કરી લે માટે વાડ કરવાનો વિચાર જ ના કરવાનો ત્રણ ચાર મહિના કાયમ રાખજો મહિના પાંચ છ મહિના રાખજો દાદા પાંચ મહિના રાખ્યા છે ને વધી ગયા ત્રણ મહિના એટલી બધા પ્રશ્નો પૂછાય સંસારિક વ્યક્તિએ સાચું સુખ મેળવવા શું કરવું છું એનો મોક્ષ માટે મુક્તિ માટે શું નામ આશા હા આશાબેન પૂછે છે કે સંસારમાં રહી એને સાચું સુખ મેળવવા કેવી રીતે મેળવવું શું કરવું જોઈએ રીત ગણિતમાં હોય અને રીત ગણિતમાં હોય અને રીત અહીં ના હોય અહીં તો કૃપા જ હોય રીત રીત તો ગણિત માં એટલે કૃપા મેળવવા અમારે શું કરવું કરવાનું છે અહીંયા આવીને રાજીપો લેવાનું અમારે કઈ પૈસા ની જરૂર નથી તમારી પાસે અમે ઘરના કપડા પહેરું કમાવીને મારી જાતની કમાવીને પૈસા ની જરૂર નથી તમારે રાજી બોલે લેવા એટલે વિનય રાખવાનો પરમ વિનય આ વિનય નહીં કરવો જોઈએ Thank you. ભારતી <laughs> પૂછજો ને ભારતી મને પૂછો ભારતી પૂછજો ને અક્રમ વિજ્ઞાન કઈ મળે અક્રમ વિજ્ઞાન સમજાવો અક્રમ વિજ્ઞાન સમજાવો તો એટલે મળી શકે એમને કૃપા શું નામ કેશુભાઈ પટેલ કેશુભાઈ અમદાવાદ કેશુભાઈ પટેલ અમદાવાદ ના છે એમનો પ્રશ્ન છે કેશુભાઈ નામ કેશુભાઈ અમદાવાદ ના રહી લેવા કડવા લેવા શું પૂછે અક્રમ વિજ્ઞાન એમણે આપતો આપતા ને બધું વાંચ્યું છે અક્રમ વિજ્ઞાન શું છે સમજવું છે સમજાવો તમે છે શું સારું પગથિયે ચડવું સારું કે લિફ્ટમાં બેસીને જવું સારું જલ્દી જવું તો લિફ્ટમાં બેસવાનું સારું કરવું સ્ટેપ બાય સ્ટેપ સારું સ્ટેપ કરીએ તો સારું સ્ટેપ બાય સ્ટેપ જવું કરીએ તો સારું તો વાંધો નહીં તે બઉ સારું થાક ના લાગતો હોય સ્ટેપ બાય સ્ટેપ થી પચાસ દસ હજાર પગથિયા ચડે છે પછી ઓળખાવા બોલ્યો શું નામ એનું ભાઈ કેશુભાઈ કેશુભાઈ કેશુભાઈ કેશુભાઈ ચાલો પણ કેન્ટીન છે સરસ છે પણ બે હજાર પગથિયા ઉતારે ચડી ઉતરીને હજુ ત્યાં કજાત નહીં હજુ ઘરમાંથી ક્લેશ નથી ભર્યો માથે પગથિયા ચડ્યા નથી અનંત અવતાર થી ભટક્યા છે બધા મરે નહીં કોક જ પૂંછાઈ આખી દુનિયામાં તો સાઠ હજાર રૂપિયા ભેગા થયા સિક્સટી થાઉઝન્ડ ચિંતા બિંતા એમને હોય નહીં તમારો ધંધો જાય કરે ખોટ જાય તો ચિંતા ચિંતા તો તમારે બધા લાયસન્સ છે તમારી પાસે જવા દે લાયસન્સ લીધે તારું પેલો લાયસન્સ હતું ને પેલા તો નહીં લાયસન્સ ભાઈ નાખ્યો જથ્થાબંધ હતું કે જથ્થાબંધ નું લાયસન્સ હતું પેલા હા એમ કે ચિંતા કરવી નથી હોતી છતાં એની મેળે ઓટોમેટિક થઈ જાય ના કરવી કોઈ કરવાની ઈચ્છા ના કરે ભાઈ ચડી દે આખી રાત ગોવા ના દે ખોડી કરે હવા ઉઠેલો બગવાઈ ગયેલો હોય ચા પીએ તા કઈ ચા જીવ આવે એમાં <laughs> આત્મા એટલે શું અને આત્માની ઓળખાણ કેવી રીતે થાય શું તમારું નામ શું શીલા શીલા ખરેખર શીલા છો ખરેખર શીલા છો કે કોઈની મધર છો શીલા મધર નથી કોઈ ના કોઈ વાઈફ છો વાઇફ છો તો શીલા છો શીલા નહી કોઈ ભાભી થયો કે ભાભી છો કે વાઇફ છો કોઈની ભાભી કોઈની વાઇફ છું કોઈની ભાભી છું કોઈની નહીં શું થયું એનું ભાન નથી તો ભાન લાવવા માટે શું કરવું જોઈએ શીલા તમારું નામ છે My name is Sheila, not I am. નામ ને એ કોણ છે છે કોણ તમને આત્મા આત્મા ભણ નથી જો ભણ હોય ને તો ચિંતા ના થાય જો અમને ભણ છે આત્માનું એટલે ચિંતા ચિંતા ના થાય જતી રહી ચિંતા બેટા બધી હા દુખી એને લોક શું કહે ભગવાન બનાવ્યું ભગવાન બનાવતો દુખી દુનિયા સુખી દુનિયા બનાવતો સુખી દુનિયા બનાવે આવી દુખી દુનિયા ભગવાન બનાય છે કુંભાર છે મોવા છે પોટ બેકર છે નકામા બિચાર ગાળો હૃદય કરો છો તો તમને સમજે એના પર છેડારો ભર ભરાય ના હોય ને આપડે આરોપ મૂકીએ ખોટું કહેવાય our help of honor heart? તો પાણી પાણી ગરમ થાય અને વરાળ બને અને પછી ઉપરથી અમુક વાતાવરણ થાય અને પછી ઠંડુ થાય એટલે વરસાદ પછી પાણી ગરમ થાય અને વરાળ બને વરાળ ઉપર જાય અને વાતાવરણ ઠંડુ થાય એટલે વરસાદ પડે એમાં કઈ જરૂર નથી ને ભગવાન باہر جا تو پوچھے کہ دنیا کوئی کہ بےکی مرے لوٹائی لے کر ઠીક તો વાસ્તવિક ખોટ હોય શું ખોટ હોય અક્રમ કરે લિફ્ટ માં લિફ્ટ માં જાય